કુંડલિની શું છે કુંડલીની જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે એ પ્રકાશને જોનાર શુદ્ધાત્મા એ પ્રકાશ જોડે તન્મયાકાર થઈ જાય તે પ્રતિષ્ઠિત આત્મા એમાં બે ચાર કલાક તન્મયાકાર રહે તેથી આનંદ રહે પણ પછી એની ગેરહાજરી થાય એટલે હતા ત્યાંના ત્યાં કેવા રંગનો પ્રકાશ દેખાય છે કોઈ દિવસ ના દેખ્યો હોય એવો સફેદ હોય છે જેમાં તન્મયાકાર થયો તેમાં આનંદ થાય બારવટિયાની ચોપડી વાંચે તોય આનંદ થાય પણ એનાથી કર્મ ખોટા બંધાય જ્યારે આ એકાગ્રતાથી સારા કર્મ બંધાય આ કુંડલીની જાગૃત કરે છે તે કરતાં આત્માને કંઈક જગાડને આ તો માત્ર કુંડલીનીના જ સ્ટેશન ઉપર ફરફર કરે છે આમને ગુરુ મહારાજ કાળી ભોંય ઉપર વરસાદ પડે એવા સ્ટેશને ઉતારે શું કામનું આપણને તો અહીં છેલ્લું સ્ટેશન મળી ગયું અનંત પ્રકારના સ્ટેશનો છે એમાં ગુરુ ક્યાંય ગૂંચવી મૂકે છતાં એનાથી સ્થિરતા રહે પણ મોક્ષ માટે શું કામનું કુંડલીની જાગૃત કરે પણ એનાથી દ્રશ્ય દેખાય પણ એ તો હતું જ ને પહેલેથી દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે તો જ નિર્વિકલ્પ થાય દાદા મને કુંડલિનીનું લાઇટ ઊભું થઈ જાય છે એકાગ્રતાનું સાધન છે તેથી લાઇટ ઊભું થાય ને આનંદ આવે લોકો એ લાઇટને આત્મા માને છે પણ લાઇટ એ આત્મા નથી એ લાઇટને જે જુએ છે તે આત્મા છે આ લાઇટ એ તો દ્રશ્ય છે અને એનો જોનારો દ્રષ્ટા તે આત્મા છે તમને અહીં જે યથાર્થ આત્મા આપ્યો છે તે આ લાઇટનો દ્રષ્ટા છે આ એકાગ્રતા કરે તેથી લાઇટ જેવું દેખાય છે ને તેથી આનંદ આવે પણ એ આનંદ બધો રિલેટિવ આનંદ એ કોના જેવું બરફી ખાય ને આનંદ આવે તેવું છતાં આ સારું છે આ સંસારની પાર વગરની બળતરામાં તે કંઈક સાધન તો ઠંડક માટે જોઈએ ને અને જ્યાં સુધી સાચો માર્ગ ના મળ્યો હોય ત્યાં સુધી એ બરાબર છે